શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદ્ધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત બે હજાર એકતાલીસના માક્ષરવદ આઠમને મંગળવાર તારીખ બાર બે ઓગણીસો પંચ્યાસી કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ અને પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરેક પણ પુરુષનું જ છે પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી કેમ જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય તે તો સદા સર્વમાં રહ્યો જ હોય અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોર લોકાલોક પર્વત છે તે ગઢની પેટે રહ્યો છે અને તે લોકાલોક ની બહાર તે અલોક છે અને તે અલોક થી પર સપ્ત આવરણ છે અને તેથી પર એકલું અંધારું છે અને તે અંધારાથી પર પ્રકાશ છે અને તે પ્રકાશ ને ચિદાકાશ કહીએ તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય અને તેની ઉપર સપ્ત આવરણ છે અને તે આવરણ ને પાર અંધકાર છે અંધકાર ને પાર પ્રકાશ છે તે પ્રકાશ ને ચિદાકાશ કહીએ તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય અને તેથી હેઠા સપ્ત આવરણ છે અને તેથી હેઠું અંધકાર અને તેથી હેઠો પ્રકાશ છે અને તે પ્રકાશ ને ચિદાકાશ કહીએ એવી રીતે બ્રહ્માંડ ની ચારે પાસે ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડ ની માહી પણ છે અને એવો જે સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર વિદ્યા કહીએ તમારે વર્ત છે ને કેમ ભનુભાઈ પરિસ્થિતિ થઈ ગઈ પરિસ્થિતિ ની વાત છે આ સાવરણ પાર ને લખ્યું હાથ નીચે ઉપર એની ઉપલા ભાગ ની પેલા તો આ સમજાય એવું નથી આ અંધારું છે ને પછી અંજવાળું છે પછી અંધારું છે પાછું અજવાળું છે એ સમજાતું નથી અજવાળું છે તો એ અંધારામાં કઈ નહીં આવતું હોય <laughs> એ આ કારણ કે આપણી દ્રષ્ટિ ખૂબ ટૂંકી રહી ને અને આ વાત રહી મોટી અને એ વાત ને રીતે આપણો અભ્યાસ નથી હજી અભ્યાસ જો પાછો મંડે થવા તો દ્રષ્ટિ પડવા મંડે ખરી પણ અભ્યાસ અભ્યાસ એટલે કાયમ અભ્યાસ એક ફેરે જાણવું એ અભ્યાસ નો કહેવાય અભ્યાસ નો અર્થ અખંડ અનુસંધાન તો અભ્યાસ કહેવાય જો તમે ભણાવો છો ને લોકોને એ ભણાવવું ન કહેવાય કેમ પર જાણી પાસે મૂકી દે મૂકી દે અભ્યાસ કેવી રીતે તન્મય વૃત્તિ થાય તન્મય વૃત્તિ થાય ત્યારે અભ્યાસ કહેવાય બધા તન્મય વૃત્તિ છે ને આમાં જયારે પ્રશ્ન તો એ આવ્યો ને કે સમાધિમાં સર્વે લીન થાય છે આકાશ થાય છે કે નથી થતો પછી આજે આકાશ ની વાત કરી જે પ્રકૃતિ માંથી થયેલ આકાશ જે મૂળ હતી જે ઈ લય થાય છે પણ ચિદાકાશ નો લય નથી થતો તો આકાશ લય થવાનો અર્થ લય નો અર્થ શું છે એનું ઉપરનું તત્વ હોય ને એમાં એ લીન થઈ જાય એટલે લય થાય બીજું કઈ નહીં નાશ કઈ નો નથી એ આ વૈદિક સિદ્ધાંત જેવો છે વેદ પ્રતિભાજ્ય કોઈ પણ વસ્તુનો નાશ નથી રૂપાંતર બદલે આમાંથી આ થાય આમાંથી આ થાય એટલે પેલું નાશ નથી માન્યો આજે પ્રકૃતિ નો આકાશ લઈ પામ્યો કેવી રીતે લઈ પામ્યો લઈ પણ કેને પામે આમાં પુરુષ હોય ત્યારે દેખાય ને એ વાતમાં લઈ પામે એમ ન કેવાય આમાં દ્રષ્ટા દેખાવો જોઈએ દેખનાર કોણ કોઈ પણ ક્રિયા જગત ની ઝીણામાં ઝીણી હોય તમે એનો અભ્યાસ મંડો કરવા એટલે તમારા મગજમાં ઉતરવા માંડે છે આ અણુ ની શોધ ને બધી કરે છે ને પણ એ મગજમાં ઉતરે ત્યારે કરતા હોય ને ઉતર્યા પેલા થાય કેમ એમ આ બાબત હોય આપણો અભ્યાસ જોઈએ અભ્યાસ એટલે આજે મળનારા ચોપડીમાં પાઠ લઈ જાય એમનો અભ્યાસ નથી નહી અખંડ અનુસંધાન તો અભ્યાસ કહેવાય અખંડ અનુસંધાન તો અભ્યાસ છે શોધખોળ કરનારા જે વિજ્ઞાનીઓ છે પોતાની જાતને ભૂલી જાય છે ત્યારે એનું ત્યારે થાય છે નગર એ ભૌતિક વસ્તુ છે પણ એમાં ભૂલવું પડે આધ્યાત્મ છે એટલે આખો માર્ગ જ જુદો અભ્યાસ એટલે શું અભ્યાસ એટલે અખંડ અનુસંધાન આપણે અખંડ અનુસંધાન રાખે ને અખંડ અનુસંધાન ક્યારે આ નિશાળમાં છોકરાઓ ફણસ માનો એને અખંડ અનુસંધાન થોડું કોઈ તો અખંડ અનુસંધાન એવા છોકરાઓ જેને હોય છે કરતા વધારે અનુસંધાન અનુસંધાન હોય અને આપણે આ પાઠ લઈ લઈ લીધો પાઠ લઈ પછી ઘડી કાંડા માર્યા હે એ કોઈ અભ્યાસ કેવાય કઈ અભ્યાસ એટલે અખંડ અનુસંધાન અખંડ અનુસંધાન જોઈએ અખંડ અનુસંધાન થાય એટલે બીજું ભૂલી જવાય ને પણ આપણે કઈ ભૂલીએ આ તો બહુ સમજવા જેવી વસ્તુ હે અખંડ રાખતા શું નહી વડતાલ ગયા છો દરવાજા બહાર નીકળે એમ લકડ પીઠામાં જઈએ રસ્તો છે ને આપડા માયલા જાય જમણી બાજુનું મકાન અને હવે લકડ પીઠામાં ચારે બાજુ મકાન થઈ ગયા જે દિવસે આપણા ગુરુ હરિદાજી પુરાણી હતા બીજા એવા ઘણા ઘણા હતા રીતિ જેવી કારખાનું નું કામ ભરનારા ને જ કરવું પડે ભણનારા ને જ કારખાના મૂકા ઘર મેળે ચણતર હલતું હોય મજૂર ઓછા કરે સાધુ ચૂનો ઈટું બધું સાધુ જ આપે પણ ભણનારા હોય એ ભણે ને બોલો ભણતા એ જ ભણતા અને જે અમે ભણીએ છીએ એમ જે માને છે એ ભણે મગજમાં ન ઉતરો આ તો અમારું જોયેલું છે એ ચડતા હોય તગારા દેતા હોય ભણનારા ને જ કારખાના મૂકા ઘર મેળે ચણતરા હલતું હોય મજૂર ઓછા કરે સાધુ ચૂમો ઈટું બધું સાધુ જ આપે પણ ભણનારા હોય એ ભણે ને બોલો ભણતા એ જ ભણતા અને જે અમે ભણીએ છીએ એમ જે માને છે એ ભણે નહીં તમારે મગજમાં ન ઉતરો આ તો અમારું જોયેલું છે ઈસડીએ ચડતા હોય તગારા દેતા હોય રાત્રિએ લખી રાખ્યું હોય એ પાછું ગાત્રિયામાં ખોહી રાખ્યું હોય એ પાછો એલો કડિયો ચૂના એ તગારામાં વાપરે ત્યાં લગી આને ઉભું રહેવું પડે એટલે કાગળિયું કાઢીને મને ગોખવા અને વળી પાછું તઈ ખાલી થાય એટલે વળી અહીંયા કાગળિયું ખોહી અને તગારું લઈને હાલે ચૂનો ભરવા પાછો હાલતા હાલતા પાછો ગોખતો હોય હે અભ્યાસ એટલે અખંડ અનુસંધાન આપણે અખંડ રાખીએ છીએ ને અને વિદ્વાન થાવ ભારે વાત અખંડ અનુસંધાન હોય એનું નામ જ અભ્યાસ છે મારા ભજન જો મારા શું કહ્યું આજે એક ઘડો ઢોળી આવ્યા પણ દસ દિવસ પાછો ઢોળે ત્યાં પાણીનો તરો ભરાતો નથી આંગળી જેવી નાની અખંડ શેર જોવે તો ત્યાં પાણી ભરાઈ કે છે મનની વૃત્તિને અખંડ માં જોડવી જોઈએ દહી અભ્યાસ કહેવાય આ અભ્યાસ અધ્યાત્મ છે આ ભૌતિક નથી કેમ ઉતરે આયા કહો હું કહું શું બોલો તેને દાર વિદ્યા કહીએ અને અક્ષી વિદ્યા આદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે તે માહિલી એક પણ તે માહિલી એ પણ એક બ્રહ્મ વિદ્યા છે અને એ ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે અને તે ચિદાકાશ અનાદિ છે અને તેની ઉત્પત્તિ વિનાશ નથી અને જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કયો છે તે આકાશ તો તમોગુણ નું કાર્ય છે અને અંધકાર રૂપ છે અને તેની લીનતા થાય છે પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી એવી રીતે તમારા પ્રશ્ન નો ઉત્તર કર્યો આકાશ આમ દેખાય બીજું શું જોઈએ દેખાય ચાંદડા દેખાય ચંદ્ર દેખાય દેખાય પછી આકાશ ને ખાલી ભાગ દેખાય આકાશ બીજું બોલો હવે તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો પછી તે વેદાંતિ બ્રાહ્મણ તથા સર્વ હરિજન બોલા છે હવે કોઈને લેશ માત્ર સંશય નથી ઇતિ વચનામૃતમ હવે કોઈને લેશ માત્ર સંશય નથી એમ બધા વેદાંતિ બ્રાહ્મણ બોલે એટલે એના હૃદયમાં ઘડ બેઠી છે ત્યારે બોલે ને આપણે વાંચી લીધું એટલે આપણને ઘડી બેસી ગઈ ને વિચાર કરવો દીધું ઓલિયા ને બેસી ગયો આપણને બેઠો બ્રાહ્મણ સમય એટલો અભ્યાસ છે અભ્યાસ અને પછી સંજી મહારાજ સમજાયું થઈ ગયું ફિટ બેસી એનું નામ જ અભ્યાસ કહેવાય આવો પ્રશ્ન ઉભો કર્યો એટલે એની થોડી જાણકારી તો એમાં હોય પૂરેપૂરી પૂરેપૂરી હોય તો આ જીવના પ્રશ્નો છે પૂછી જ આ ઉપલબ્ધ પ્રશ્નો નથી ગયો તમે બોલ્યા નહીં હું બોલ્યો નથી પાછો આવ્યા કરે આવ્યા કરે થોડુંક ભયું જાય થોડુંક આવ્યા કરે તમે કઈ પૂછ્યું નહીં હું બોલ્યો નહીં એમ તો વાંચે ને ફરી શું હતું એ કોને મારે ધ્યાન નથી <laughs> સ્વામી મહારાજે બે ભાગ કીધા વિભાગ છે અને સતીદાન ચિદાકાર છોડ સમાધાન કર્યું ત્યાં સુધી વાત આવી એમ પર કાઈ હોય ને એમ એમ કે દો સીધા કાછ છે એન મને વેતિ રે કોણ નથી હા એ શરમા હોય એ વેતિ રે કે નથી હોય જર મ માન હોય એમ નો બોલાય જર વાળો આધાર કો એ શરમ મ માન હોય એમ તમે બોલો તો એનો આધાર ઓળ્યા થિયા હ મા શબ્દ બોલીએ એટલે સપને મે થાય કે નો થાય એ આધારે સપ્તમી થઈ હોય આ એમ નો બોલાય શું કહેવાય સર્વ આધાર હોય સર્વ આધાર છે એ કેનાથી વ્યતિરેક ગણવો શું હજી નથી મગજમાં ઉતર છે કે આમ સર્વ આધાર હોય એ વ્યતિરેક હોય તો પછી આધાર પણ રહે નહીં એનો હજી નો આવ્યો આધાર એટલે કોઈ ચીજ એનાથી નોખી નથી એમ કેવું એ બધા નો આધાર થયો હવે એને વ્યતિરેક કેમ કહો ન લઈ શકાય એને વ્યતિરેક ન લઈ શકાય પણ તમને યાદ આવ્યું મારો તો ઈ કેવું છે જો કેમ ગોવિંદ હતું ને તમે કઈ ખરો હા તો એમ હું જાણું છું એમ જ કહો આ બહુ ઝીણું છે અમે જાણીએ ની જે ખીજ થાય એટલે હું તમે બોલો વાત કરો એટલે સારી લાગે સારી લાગે છે સરસ વાત વાત તમારી સાચી છે વચમાં આવ્યું એકબીજાથી એકબીજા ઉત્પન્ન થયા છે પણ આ છે એ તો બધાનો આધાર એને વ્યતિરેક કેમ કહો જે જેનો આધાર છે એ એનાથી વ્યતિરેક કેમ કેવાય અહીંયા ન કરશો ના એ તો ખ્યાલ મગજ માં આવે છે કે એને વ્યતિરેક વ્યતિરેક એટલે તો એને સમજ તૂટી જાય તો પછી આધાર પણ રહે આધાર પણ બોલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ચોતેર ના મહાસુદી દ્વાદશી ને દિવસ સવારના પહોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા છે સર્વે સાવધાન થઈને સાંભળો એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે નહીં તો નહીં સમજાય પછી સર્વે હરિભક્તે કહ્યું છે એ મહારાજ કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈક ને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈક ને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈક ને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય અને કોઈક ને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભક્ત માં હોય છે હવે જેની ભાગવત ધર્મ નિષ્ઠા પ્રધાન હોય તેને તો તે તો અહિંસા બ્રહ્મચર્યા બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાના વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેને યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે પ્રીતિએ યુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે અને ભગવાનની શ્રવણ કીર્તન આદિ જે ભક્તિ તેને નિર્દંભપણે કરે અને તે ધર્મનિષ્ઠા વાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તન આદિ ને વિશે જ અતિશય રુચિ વર્તે અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિય યુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન ન કરી શકે એવી પ્રકૃતિ વાળો હોય અને જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય બધા એ કાર્ય વાંચી લેવું બોલો બોલો બોલો બોલો હાલો તમે કહેશો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો અને જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાન ની મૂર્તિ વિના જે સર્વે માહિક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત્ય રૂપ જાણીને પોતે મળની પેટે ત્યાગ કર્યા જે ગ્રહ કુટુંબી આદિ સર્વ પદાર્થ તેમની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમ ને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ના આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રૂચિ વાળો હોય અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદ વસ્ત્રાધિક પંચ વિષય સંબંધી માહિક પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે અને જેને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાન ના સ્વરૂપ ને વિશે અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માહિત પદાર્થ તેને વિશે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ને વિશે પ્રેમ ને દેખે તે ભક્તને વિશે જ તેને પ્રીતિ થાય અને તે વિના તો પોતાના ને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્ત ને ભગવાન સંબંધી ક્રિયાને વિશે નિરંતર પ્રવૃત્તિ હોય એવી રીતે આ ચાર નિષ્ઠા વાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો આપણે કેશું ને આમાં તો જો ગ્રસ્ત નું આવ્યું બધું ભક્ત એટલે ગ્રસ્ત હોય ને ત્યાગ હોય એના અંગ છે બધા આપણે ક્યાં મળતું આવે સરવૈયું કાઢ્યું છે સરવૈયું કાઢ્યું નીકળે ભૂલ ભૂલ વાળું નીકળે મળતા નથી વેલા મોડા મેળવવા જો મેળવવા પડે કોક બીજો ચાર પ્રકારના ભક્ત કયા ધર્મ નિષ્ઠા પ્રધાન એમાં આ અંગ ના લક્ષણ આવા હોય આ અંગ ના આવા હોય એમ વિકતે થી વાત કરી હવે આપણા અંગ આપણું અંગ ક્યું છે આપણે ક્યાં ખાનામાં ફિટ થઈ શકીએ એમ છીએ એ થોડુંક જોવું જોઈએ પછી એને વધારવા પ્રયત્ન કરાય થોડું અટકળે માફી માંગે એવો એવી તો થોડી થોડી હશે ને હવે થોડી હોય પણ માપવું નહીં ને પોતે પછી માપ્યા પછી એને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ એને વધારવાનો કરીએ છીએ ને વધારવાનો દેવ સ્વામી તો કેતા નથી કઈ આંધળું પ્રયત્ન કરતા હોય વધે કે ઘરે એની કઈ ખબર ન રહે એની ખબર ન રહે વાત આ પાછી વૃત્તિ વાળી બાળવા શીખીએ ત્યાર પછી ની આ વાત પણ હજી જીવ પ્રાણી માત્ર ને આમ જગત તરફ જ દ્રષ્ટિ છે અમે આ ત્યાગાશ્રમ માં આવ્યા હોય પણ કઈ દ્રષ્ટિ તો જગત તરફ જ છે આ તરફ હજી આપણી નથી આવી અને નથી આવી એટલે આ ભાગ વધતો નથી એમને ખોબડ બોથરે એમને કેટલી સરસ વાત કરી ગમે ત્યાં જાય બાર કોક નું સાંભળે પરાયણો સાંભળો તો વાત નીકળે ખરી હોય તો ખરી કરે નહીં કરે અને એને ખબર ન હોય વાંચનાર નહીં ખબર ન હોય ક્યાંથી કરે આ તો કઈ અને આ તો બહુ ઊંચી વાત છે અને વેલા મોડી આ કર્યા વિના છૂટજો નહીં ન કરીએ જેથી કરીએ તેથી આ જન્મે નહીં બીજા જન્મે પણ જેથી તૈયાર થશે તેથી છૂટકો થશે જીવ ને છૂટકો નો માર્ક તો લેવા જ પડે હો પરીક્ષાના અંગ હું ગયા બધા એક અંગમાં નો સમાય એટલે આ આ અંગમાં હોય એ આવી રીતે રહે આ અંગમાં હોય એ આવી રીતે રહે એ આપણને યાદી અપાવી છે આપણે જાણવાને માટે અને એ માર્ગે વધવાનું આપણે પોતાને ધ્યાન રાખવું જોઈએ તો આગળ વધાય નગર વધારે થાય વચનામૃત ની ભાષા ખુબ હાદી છે નાની છે પણ વાત ને અર્થ મોટા જ માલી ભાવ પાછી વૃત્તિ વાળી ભગવાન માં જોડાવાની આ વાત બસ બોલો અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે લ્યો દર્પણ એ જેવું જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે લ્યો તમારે દર્પણ આવ્યું હાથ માં જો દેખાય આવવું જોઈએ ને પણ આંખી નબળી હોય તો કે <laughs> લે લે લે પણ એમાં આંજણ આજવું પડે ને આંખ્યું આંજણ આજવું દેખાય પાછું ગુરુ ગુરુ ને છે આંજવું જોઈએ વ્યવહારિક ગુરુ નો હાલે બોલો અને ભગવાન ના ભક્ત હોય તે તો અંગ વિના ના હોય નહીં અંગ વિના ના હોય નહીં પણ પોતાના અંગ ને ઓળખે નહીં એટલે પોતાના અંગ ની દ્રઢતા થાય નહીં દ્રઢતા થાય નહીં આગળ વધાય નહીં તું ઓળખે નહીં એટલે કેની પેટે ખબર છે ગામડાનું જાડું દ્રષ્ટાંત ગામડાનું જાડું દ્રષ્ટાંત ખેડૂ હોય ને અવારમાં એને જવું ખેતર આથી ખેતર પડ્યું હોય પણ દોહરું કરે હા જોઈએ ને એટલે લીધું ખંભે અને પાછો આંટા મારે એટલે હું આંટા આટા તો ધોરું ખોલું શું ધોરું ખોલું છું ખંભે ધોરું અને મારું ધોરું ક્યાં છે કે લગભગ જેવું પ્રાણી માત્ર ને વેદ સ્તુતિ ભણો છો ને હું આવે છે એમાં નથી છે કોઈ ને જો કંઠે તો કરો છો વિસ્મૃત કંઠમણી હવે કોઈ બોલતું જ નથી જે ભણે છે બધા અમારે બહાર જવાનું ગ્રસ્ત ને આગળ જૂના જમાનામાં ઘરેણા પહેરતા કઈ કઈ કઈ કઈ પહેરી લીધું ગળાનું ઘરેણું અને પછી બીજા કામમાં ચિત્ત બોલ્યું ફાંફાદ મારે બીજો પણ હું માંડ્યો તો કઈ ઘરણું હતું પણ મારું હાથ આવતું નથી ગળે પહેરવા પણ તારા ગળામાં હું જાતો ના કોઈ મારું ગળામાં છે તો અવિસ્મૃત કંઠમણી હવે શક નહીં કોણ બોલે શ્લોક જ્ઞાન સ્વામી જો બોલતા નથી કોઈ હે વેદ સ્તુતિ કંઠ કરાવી છે ને કઈ નથી નહીં ફાવી ગયા વ્યસન શતાન્વેદા સમપહાય ગુરોશ્ચરણમ વણિજય વાદ્ય સંત કૃત કર્ણ ધરા જલધૌ હવે ભૂલાઈ સુંદર આવે છે ત્યાં આવ્યું જો બોલો અને ભગવાન ના ભક્ત હોય તે તો અંગ વિના ના હોય નહીં પણ પોતાના અંગ ને ઓળખે નહીં એટલે પોતાના અંગ ની દ્રઢતા થાય નહીં જો આમાં પરીક્ષા લીધી હોય કે ભનુભાઈ કાલ તમારું અંગ નક્કી કરીને આવજો જોશીભાઈ તમારું અંગ નક્કી કરીને આવજો ગોવિંદભાઈ તમારું અંગ નક્કી કરીને આવજો એવું તો આપડે કોઈ કરતા નથી ગબર ગોટા છે બધા થોડા થોડા બધા થોડા થોડા દેખાતા હોય એમ તો એમ તો જે કરે છે બરાબર પણ કઈક નક્કી તો કરવું જોઈએ ને નક્કી કરવું એ ભૂલાઈ જાય છે એટલે અભ્યાસમાં રોકાઈ જાય છે અભ્યાસ નથી થતો અભ્યાસ અંગ નો થાય અંગ નથી એનો અભ્યાસ નો થાય તમે અત્યારે આટલી ઉંમરે કે મારે કડિયા કામ શીખવું છે એટલે શીખી દઉં ને ભલે તમારું કામ ઊંચું છે સોનાનું બધા કડિયાનું આવડી જાય એમાં અંગ વિનાના ભક્ત હોય નહીં કઈ કઈ તો હોય હોય હોય પણ એનો તપાસ કર્યો નથી એટલે અંગ નક્કી થતું નથી એમ એ પુષ્ટ થતું નથી એ રોકાય ના પેલા કરાવતા હોય આપડે સાધુ માં કરાવતા બોલો તમારો અંગ શું એમ પૂર્વ પૂછે પછી એને ઓળખાણ આપે કે જો તમારું આ અંગ કેવાય એટલે એ ગોખે ઈ મારું તો આ ખબર તો હોય નહીં પેલી કઈ આજ યાદ કરાવે ને પછી એમાં અંગ બંધાવે એવું કેમ કરીએ આ કેવું ગોતવા જાય એના જેવું છે પોતાના અંગ ને ઓળખે નહીં એટલે પોતાના અંગ ની દ્રઢતા થાય નહીં અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચારી જાય વ્યભિચારી જાય એટલે શું એકબીજામાં ભેગું થઈ જાય ને ચોક્કસ ન કરીએ બીજી તરફ ઢળતા હોય જે એટલે વ્યભિચરાઈ જાય ઘડી કામ ને ઘડી કામ વળી પાછો અંગ બદલી જાય હરખું ના હોય જો હરખું ન હોય એટલે એ એક સિદ્ધ ન થાય એ બધું એમને હોગડ બોથે રહે એક નક્કી ન થાય કઈ નક્કી કેવી રીતે કરવું નક્કી તો આમાંથી આમાંથી કરવું નહીં ભાઈ આમાં લક્ષણો તો બધા આવે લક્ષણ આવ્યા હવે એમાં કયા લક્ષણો આપણે માટે અનુકૂળ છે એ આપણે જોવા જઈએ પોતાને જોવા જઈએ અને પછી જેનો વિશ્વાસ હોય એને પૂછી જવું જોઈએ કે હું આમ માપું છું કે મારું બરાબર છે ને એ ફેરફાર હોય તો ઓલાય ને કે અને જો બરાબર હોય તો ઈ માર્ગે વધવાની રીતિ બતાવે ફેરફાર હોય તો ફેરફાર કરવાનું કહે પણ પેલું તો પોતાનું નક્કી કરવું એટલે એમાં તમારો બીજાનો આમાં કોઈનો વાંક નથી હે કારણ કે એ અભ્યાસ આપણે વયો ગયો આગળ હતા અભ્યાસ અત્યારે વયા ગયા છે બહુ વધારો મંદિરે દર્શન કરી આવીએ સભામાં બે ગૌ મૂકી રાખી હારો હરી હોય પછી એ ગૌમુખી માં હાથ હોય ને હલાવ્યા કરે આમ એટલે બરાબર ભગત થઈ ગયો કેવાય ખરું જ્ઞાન નું મને અંગ લાગતું સારું છે પણ એ તો કઈ કરી શકે એવું હોય એમાં મન થતું હોય કરી બધું થાય પણ આ બહુ જરા પાછી વૃત્તિ વાળી અને તપાસ કરવો છે હું આમાં ક્યાં ફીટ બેસું છું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ છે તો ચાર જ વાના પણ ચાર માં મારો ક્લાસ કયો છે થોડુંક ઊંડું ઉતરવું અને પછી પૂછવા જોયું હોય એની આગળ પોતાના સંકલ્પ રજૂ કરવા જઈશ કે મને આમ દેખાય કઈ ફેરફાર વાળું હોય તો કેજો એટલે એ પાછા આનું પ્રમાણ આપીને વાત કરે મન મુખી નહીં શાસ્ત્રોના પ્રમાણે સહિત એ નક્કી કરી કે પછી એ અંગમાં વધવું એ પોતાનું કામ છે એમાં આ ગુરુ હોય બીજો હોય હાટે કરી દે કઈ જમવાની વસ્તુ બદલે ન હલે જમવું એ તો પોતાને જ છે બીજો જમી દે આ પોતાને જ કરવાનું છે આ છે ને આ યુગમાં આ બધી વસ્તુ હોય ગઈ છે આગળ આ આપણા ઘરમાં જ હતી સંતોમાં એ બેહર એ બનવાય આવો બેહો તમારે હું ઓળખો તમે હું ઓળખાવું એમ કરીને જણા વાતું કરે જેમાં તમે ઓળખી જાઓ સ્વામી કે છે બરાબર છે જો આને મજબૂત રાખજો આમાં આમાં વિચારોની આપલે કરે ત્યારે અંગ આવીને ઉભું રહે એમ જોયું બારોબાર કોણ માં ભાઈ જાણી શકે વિચારો એના અભ્યાસ કરાવો ને આપડે ક્યાં ના તમને પાસેથી પાઠ લઈએ ને પાસે કે આ વાત કીધું નથી વાત બોલો માટે આ વાર્તા ને વિચારીને પોત પોતાના અંગ ની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તેમ બોલો બોલો પછી હરિભક્તે સર્વે જેવું જેનું અંગ હતું તેવી તેવી રીતે બોલ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો આ છોકરાઓ બેઠા છે ને બધા જરાક મોટા થશે પરણવું છે એમ કે છે કે નહીં કે પરણવું છે ભાવ ઉભો થશે કે નહીં થાય અને તરત જ એના માવતરે એને પોષણ કરશે સગા સંબંધી પોષણ કરશે એટલે મજબૂત થઈ જાય ને બરાબર અને છતાંય તમે એમાં જ ભણતા લ્યો હવે તમે એમાં ન ગયા આમાં ગયા આમ બદલ્યું આપણે પરણવું નથી કે છે પરણવું નથી એવું થયું ત્યારે અમારા જેવા મળ્યા આ ડોળી કહ્યું હે આવડા ને ના મળે એમની ચાલી હાલે આપણે આ ચાલી હાલ્યા છો એમ ત્યાં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેનું એક સરખું અંગ હોય તે ઉઠી ઉભા થાવ લ્યો પરીક્ષા કરે ઉભા થાવ કે તમે કેને ઉભા કરશો તમે કયો ઉભા થાય ઉભા કરવા એમ ઉભા થોડા કરવા અંગ ઉભું થવું હા હાલો કેમ કચરા ભાઈ અંગ ઓળખાય ને તપાસ કરો તો મળે તપાસ કરે તો મળે બોલો પછી જેનું જેવું એક સરખું અંગ હતું પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઉભા થયા પછી શ્રીજી મહારાજે એ સર્વે ને પાછા બેસાયા જો એક કાગળ પીડ્યો પણ ક્યાં પીડ્યો છે ખબર નથી અમારા દેવ પ્રસાદ સ્વામી જૂના હતા એને જેતપુર કોઠારી હરિકૃષ્ણ ના દમ માં પેલા એની ઉપર લખેલો છે ગામડે થી એ અમે આ ગામડામાં ફરીએ છીએ અને આંધવાર એટલું ભજન ભક્તિ કરીએ છીએ આટલા વચનામૃત કંઠ કર્યા છે ભક્ત ચિંતામણી ના પ્રકરણ આ કંઠ કર્યા છે તમે ત્યાં ફરો છો તમે શું કર્યું છે મને લખજો અને તમે આપણે બે એક દારૂ ભેળું હોય તો સારું તમે જે ભક્ત ચિંતામણી નું પ્રકરણ કંઠે કરો એટલે હું અહીં કરી લઈશ જુનાગઢ સમયે આવું ભેળા થાય મોટા સંતો બેઠા હોય આપણે બે હારે બોલીએ એ રાજી થાય આશીર્વાદ મળી જાય કે બે ભેળા બોલ્યા આગળથી હરખામણી લખતા ગામડે ફરે અને એકબીજાના અંગને મેળવવા વાતું કરે તમે બધા એવું કરતા હશો ને અહીં અહીં બેઠા છો લ્યો ઓલા જૂના કાગલો સાધુઓની આવી તૈયારી હતી એમ કેવું છે તમે આ પ્રકાર મારે આ કરવું છે તમારે પણ વધારે થયું એ મને લખજો તો હું પાછો એ કરી લઉં હે આપણે કોકે કર્યું હોય એ કરીએ ને અરે બોલાય બિહારું પણ હારે હું કામ બેસી બે જ નહીં ભેળા કોઈ કારણ કે મનમુખી કરવું ને કોક ની હારે મળે એવું તો કરવાનું નહીં એમાં જો મનમુખી એટલે ભક્તિ ન થઈ એમાં મનનું ધાર્યું કરાય જયારે મનનું ધાર્યું આવ્યું પછી ભક્તિ ન કહેવાય ઓલિયામાં કોકની હારે જોડાવવું પડે એટલે મનનું ધાર્યું ન રહે નું ધાર્યું મેટ્યું એટલે ભક્તિ થઈ મનનું ધાર્યું થયું એટલે ભક્તિ નથી શ્લોક કોક કંઠે કરો હારામાં હારો હોય તરત બીજાને બતાવવું છે કે આ કરવા જેવો છો કરજો કરજો કરજો કરજો એવું કરીએ છીએ ને કાયમ હે આ ઊંડા ઉતરો ને છે નાની વાત પણ એમાંથી અંગ બદલે છે અને બીજા બીજાની અરે મળતા શીખીએ છીએ મનમુખી પણ વયું જાય છે આખું વાતમાં કઈ નહીં અને મનમુખી પણ વયું જાય મોટામાં મોટી વસ્તુ પણ ન કરે કોઈ ન કરે હે જો જ્ઞાન સ્વામી ભગત કેવાય પણ બીજા બીજાને મળવા માંગે રાત કાઢે છું હું ક્યાં ના પડે આપડે એમાં કોઈ ન માને કારણ કે હવની હવા શેર પણ હોય ને થોડુંક તો મળતા શીખવું જોઈએ મળતા જ્યાં સુધી મળતા ન શીખે ત્યાં સુધી માણસ નો કહેવાય કોઈ બી માણસ માણસ ની હારે મળતો હોવો જોઈએ એ પશુ ની હારે મળે માણસ ની હારે મળે માણસ હા સાંભળી લેશો બોલા જેવું કઈ હોય નઈ બોલો પછી નિત્યાનંદ સ્વામી એ પૂછ્યું છે એ ચારે અંગ વાળા ને પોત પોતાના અંગમાં કોઈ ગુણ દોષ છે કે નથી પછી શ્રીજી મહારાજ બોલા છે ઋષિભાઈ ચારે અંગ વાળામાં ગુણ દોષ કયા પછી હવે એ તો ઈથી પર આવી એને ઓળખતા શીખવા દે બોલો પછી શ્રીજી મહારાજ બોલા છે ગુણ દોષ છે તે કહીએ તે સાંભળો જે ચારે અંગ વાળા જે ભક્ત તેમના જે અમે પ્રથમ લક્ષણ કયા તે પ્રમાણે જે વર્તે તે તો એમને વિશે ગુણ છે અને તે પ્રમાણે જે ન વર્તાય તેટલો તેમને વિશે દોષ છે અંગ છે અને વર્તતો નથી એટલે દોષ છે અંગ છે અને વર્તાય તો સારી વાત છે પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે એ ચાર નિષ્ઠા વાળા ને વિશે કોઈ અધિક ન્યૂન છે કે એ ચારે તુલ્ય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યાં સુધી એક એક નિષ્ઠા ને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે અને જયારે એ ચાર નિષ્ઠા એક ને વિશે વર્તે ત્યારે તો તે સર્વ તકી અધિક છે આપણે જી નવા ચારે નિષ્ઠા વાળા થવું જો બોલો અને અને જયારે એ ચાર નિષ્ઠા એક ને વિશે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ પરમ ભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ એકાંતિક ભક્ત ઇતિ વચન આવડતમ એવી રીતે પ્રથમ પ્રકરણ નું સુડતાલીસ કહી જવાય ને એવું કીધું છે મારે જે પાકું કીધું છે બરાબર એમ દેખાડ્યું એવું જ કે જો ચારે એક માં હોય તો પરમ કઈ વાતું કરવા મળી દે ટાઈમ થઈ ગયો કે કેમ એવું પૂછવું હજી ક્યાં હજવાળું બહુ છે બંધ કરવું મને બળદ જેવું હોય એવું ભગવાન ને રાજી કરવા તો ભગવાન ના ગમે તે આ વાત સાચી છે બરાબર અને ક્યારે મજબૂત હોય ને આવો તો સાબાશ કહીએ સાબાશી આપી પણ દરેક અંગ ત્યાં પહોંચાડી દે છે પહોંચાડી દઈએ ખોટા નથી બરાબર એમાં બરાબર જે કીધા એમાં તારે એમાં એ પણ આ આંખ્યું વેચી વિચાર કરવો જોઈએ ધર્મ નિષ્ઠા એટલે શું આત્મનિષ્ઠા એટલે શું વૈરાગી નિષ્ઠા એટલે શું અહીં ફીટ તો બે હું જોઈએ ને ભાઈ એના ખાનામાં ફીટ થવું જોઈએ અંશ એ તો કરવું પણ એ ક્યારે ફીટ થાય જયારે જગત તરફથી આંખ પાછી વળે તે પછી ફીટ થાય જગત માં મન દોડે છે અને આ નિષ્ઠા તમે કરવા જાઓ તો નો થાય તેમ સંસાર છોડવાનો નથી અને એનાથી ઉદાશ્રય ના અંગ માં અવાય છે અવાયો બે છે જનક રાજા એ છોડ્યું નતું અને અંગ હતું અંબરીશ નું એવું ને એવું એવા ઘણા ભક્તો થઈ ગયા વામદેવ ના હવે છે ને આપણે એ માયલા કોક થવું જોઈએ ભાઈ પણ આ યુગમાં તમારે બધું અઘરું છે આ બધાની ભેળી તાળી દેવી આનંદ કરવો અને પાછું આ લેવું એટલે જરાક આંકરું તો છે હો સાધુ દાડે તો થયો આને હજી કઠણ હોય આપણે ધારીએ તો બધું થાય અમારે બધું કપાઈ ગયું હવે એક માલિકા મનજીભાઈ બેઠો છે ને ઈ હેરાન એમ કરે છે એને દબાવતા શીખવો જોઈએ બોલ્યું તો હવે તમારે કોના લગ્ન આવશે કોઈને આવશે એ બધું કપાઈ ગયું એ તો કઈ છે નહીં અહીં વેપાર ધંધા રોજગાર કરવા જવાના છે કઈ નથી વચમાં મંજીભાઈ પોતે ઠેકડા મારે છે અહીં હક લેવા દેતો નથી એને પગે ડામણ બાંધો અને જો એક ઠેકાણ બે તો કામ હલે ડામણ બાંધવું પડે ને કેવું ડામણ ખબર ગુરુ નો વિશ્વાસ ડામણ બાંધવું નહીં એને નવરો નો રેવા દેવો મનજીભાઈ ને એક કર્યો બીજો કરવો હવે છે કે નથી ઘાટ સંકલ્પ પણ ભગવાન મય કરતા શીખવા દે જગત મય નહી ભગવાન મય ઘાટ ઘડ્યા કરો એટલે એ બંધાય અને એને માટે જ આ માનસી પૂજા કે આપણે આ કઈ ધ્યાન કરવું ફલાણું શું કામ આ રખડે છે જ્યાં ત્યાં એને પાછો વાળીને અહીં લાવો કે એક ઠેકાણે લાવવા હતું એ બધા પ્રયોગો છે એના ગોવિંદભાઈ ને પગા હળવવા મીંડે આવે છે હા દેખાય હે જેટલું કરો છો ને ભગવાન રાજી થાય કરો બસ બોલો સહજાનંદ